અને you are you believe that I am very carry that is egoism. Picture લેવાય eh, છે બીજું કઈ ના બોલી એ કે આપડા પિક્ચર લેવાય છે બીજું કઈ ના બોલી નહીં કેમ કેવાય કે હું રિયલી કેરી કરું egoism when you really say that egoism but in, and really you are You must know who are you, guys. the most important thing you must know is who are you like Only God's children. હા. એ કે છે one of God children God? ભગવાન નો છોકરો એ ભગવાન નો છોકરો છે નહીં નહીં power of God He is just changing it. He is saying you are power of God. Not child of God, power of Who God. you are, everything is Right. God manifests through you. May God is manifest through you. Okay. I see. That's good. Oh, that's good. A lot of pretty people here. Handsome men. પ્રસાદ આપો થોડો ના એ નહીં એ તરત જ આવે ને થોડું ફ્રૂટ બૂટ લાવે પછી કોઈ નોકરના હાથે નો- નોકરના હાથે ગ્લાસ ગ્લાસ વેર પડી જાય હમ. તો કોણ બ્રેક કરે છે તો શું કે નોકરને Okay, suppose you have a servant and he breaks a glass. What would you tell them? What would you tell him? Plenty more where that came from. Huh? so what would he say? There's more where that came from. એ કે છે કે બીજી જગ્યા છે જ્યાંથી બીજો આવી જશે એવું કે? seen it's worth a hundred dollars. શું કહે છે If you have, if you have. I'd be disappointed if something. આ થોડુંક અંદર એવું થાય કે આ ખરાબ થયું Or if someone stole something. કે કોઈ ચોરી જાય તો એવું થાય કે આ કોઈ નહીં who has done that Who has broken that glass? Hmm? I don't know. we don't Who? pay attention to this. who broke big glass there who is who, who has done that Who broke the glass? He's asking you. Suppose your servant has broken the glass, then he's asking you who has broken the glass. Well, it had to be the servant, didn't it? કે સર્વન્ટે તોડ્યો કહેવાય દાદા હા? સર્વન્ટે તોડ્યો કહેવાય no no no Somebody pushed it. no <laughs> he's not એને તો કઈ તમારે ચેતવણી આપી કે ભાઈ જ્યારે ધીમે પોતે એને પર ગુસ્સો ના કરાય કે ના કરે તમારે ચેતવણી આપી છે ધીમે રીતે ચાલજે કહીએ એને ગુસ્સો તમારે તમારી ભૂલથી થઈ લીધા He is saying that even if it's a hundred dollar glass which your helper breaks, you shouldn't be angry with him. Please be careful and don't do it again. But remember, the glass is breaking because of your own mistake. ભગવાન નો એક એજન્ટ કરતા છે કઈ આ કરે છે ભગવાન એક એજન્ટ છે તે કરે છે he is an agent for the agent of God to break the glass because you didn't deserve it Did you understand that? No, I'm going to work on it. ના એ હજી સમજણ પડતી નહીં માનવા નહીં માનવામાં આવતો સમજમાં ના આવે uh, Carrie, see what happens is that why, say if somebody stole this, uh, your hundred dollars, mm-hmm. okay? Why do you, your hundred dollars get stolen? Why would my dollars stolen, not somebody else's? Ah, yes, Because I was naughty, I guess. It looks good. And he's, uh, he's asking you to have lunch with us. Well, I can't eat lunch right now Oh, okay. because we just stuff on the way up here. Will pardon him. We have had lunch. ચોરને પાલન કરો આ ભાગી નાખે તેને પાલન કરો કે You should, For, forgive everybody. If somebody steals from your house, you forgive him. If somebody does anything wrong to you, even insults you, forgive him. Might as એ well. કેસ કેસ ભગવાનને સાંપી દો કઈ Ah. That's what I've been doing. અને <laughs> પાડન We have a neighbor next When door. my neighbor steals my water, I forgive him. એ mm. કહે છે દાદા એનો એનો નેબર છે એનો બાજુનો માણસ છે નેબર એનું પાણી ચોરી જાય એનું પાણી ચોરી જાય તો એને પરગ્યું કરી દેશે પાડન કરો પાલન હા એ એનું કરી દેશે હે? કરી દેશે એક દાડો એક વાત કરવી કરી કે ભાઈ આવું ના લેશો અમારું શા માટે લો છો અમારે ગવર્મેન્ટ ખબર આપવી પડશે એવું બોલવું હા He says before you just totally forgive him, you must <laughs> tell him that why you why are you doing this? I'll report it to the government. You must tell him ગુસ્સા that. વગર કેવું ગુસ્સા વગર Without getting mad. ડ્રામેટિકલી કેવું I didn't get mad with him, I just told him he better not do it no more. I wouldn't call the sheriff. Right, that's right. That's without getting mad. I Right. didn't get mad. Yeah. Doesn't do any good. ઠીક છે And he was હા એને એવું જ કર્યું દાદા એક્ઝેક્ટલી એવું જ કર્યું એને બહુ સારી કરી વેરી ગુડ વેરી ગુડ Tell him not to get mad at me. હા દાદા કે છે કે એને કહો કે એના ઉપર ગરમ ના થાય હે એને કહો કે કેરી ઉપર ગરમ ના થાય હા હા don't be angry with her No? No pardon her pardon her he will pardon you pardon her and she will pardon you she will pardon you you must pardon her New Testament, New Testament, not Old Testament, New Testament. Well, it seems to me there are a lot of things in the Bible that need straightening out then. because. આ જમવામાં જોડે હો ગઈ દાદા એ ના પાડે છે એને કે છે કે એને જમી હમણાં જમીને જ લીધા છે ના પણ થોડો ભાગ છે He says you must eat little bit with us. You may not eat a lot, but just sit and eat little bit. Join us. Join us. I can't. I got to get my work done before dark. કે છે એને બહુ કામ કરવાનું છે રાત પડે તે પહેલા બહુ કામ કરવાનું છે I got nobody to help me. I got to get it done. અને એનો કોઈ હેલ્પર નથી એને કરવું જ પડે જાતે I'm already too fat. કે જાડો છું હું ઓલરેડી જાડો છું કે છે This is very good. I appreciate I thank you. Now what we'll do is we'll give you some you can eat at home late at night. Pardon everywhere, pardon everywhere. So, entrust to God, entrust to God. You don't feel bad if we don't hmm. eat with you, right? If you can come and eat join, it will be good. હાથમાં લગામ ના લો ઈશ્વરની લગામ ભગવાનની લગામ હાથમાં ના આપો. And I'll do my work. Oh, wait. ભગવાનને જે લગામ છે તે હાથમાં ના આપો. My daughter comes. She'd love it. He says, leave all this to God, leave all this, uh, forgive all this to God, you know. Don't try and take control in your hand. What? Taking on doors in the house and putting them up? Hmm? Who's going to put <laughs> the doors up? No, he's not talking about this work. In general, he's saying if you have a dispute with anybody or if you have any problem with anybody, anybody you leave it to God. Don't try and control it yourself. Shall I tell him? Yeah. You tell God about it. Don't tell me. સરકારી કાયદો હાથમાં લેતા નહીં લોકોને મારતા નથી એવી રીતે ભગવાનનો કાયદો પણ હાથમાં લેશે Just like you know we have laws in the in this country, we don't take the law in our own hands. We let the government run its work, right? In the same way, let God handle all the problems by His law. Don't try and put your put your hand in it. it. I'm in favor of it. Is it correct? Is it correct? It works a lot better than the way it's going, that's for sure. Yeah. <laughs> Hmm. Oh, yeah. It's all right now. <laughs> નિખારે લખી આપો બોલે બોલે you can speak can you speak Dada Bhagwan ના અસીમ જય જયકાર હો can you speak it I help you speak Dada Bhagwan ના અસીમ જય જયકાર હો સ્પીક લખીને આપો લખીને આપો ઇંગ્લિશમાં લખીને આપો આ લખીને આપો ભગવાન દાદા કાલે તમે કહો છો ને કે બર્થડે દિવસે માગજે તમે કહો છો કે બર્થડે દિવસે માગજે જે માગવું હોય તે બર્થડે દિવસે જે માગવું હોય એ માગજે તમે કહ્યું હતું ગઈકાલે બર્થડે ને દિવસે જે માગવું હોય એ માગજે કહ્યું હતું તો એ આજે કહું પણ હા દર્શન કર્યા એ આપવાનું હતું આપી દીધું એ આપણે ગયો પણ બીજું મારે આપવા ગયું નહીં રમીલાની ફાઇલ વજન ત્રીસ પાઉન્ડ વધે એવું કરો રમીલા આપી દે એનું રમીલા એનું વજન કાઢીને તમને આપી દે ત્રીસ પાઉન્ડ એવું કરો એવું થઈ ગયું ને થઈ ગયું થાય <laughs> કોઈ લાઈન માં માંગતા હોય ને એટલે એ મૂકીને પડે લક્ષણ લઈ હોય ને મનમાં એક સવાલ દાદા રમીલાનો ક્વેશ્ચન છે તમે કહ્યું કે મારા ભાઈને દિલીપભાઈને તમે કહ્યું કે કેન્યા જવાની જગ્યાએ અહીંયા રહો તો કેમ અહીંયા અહીંયા રહેવું કેમ સારું ના એ તો વ્યવસ્થિત મેળવ્યું છે ને અહીંયા રહો એ તો બધું સાધારણ રીતે બોલવા એ ભાષામાં બોલી દઉં સાધારણ તે તમારે કઈ કાયદો નથી કાયદો તો વ્યવસ્થિત છે તે છે જો આ તો સાહસિક વાણી નીકળી આમ કરો યાદ ના કરો એ સાહસિક તો ઇન્ડિયામાં રહેવું સારું કે અહીંયા રહેવું સારું એ હજુ બે વાર પછી અમદાવાદ ત્યાં બધા રહેતા છે ત્યાં આગળ નક્કી થશે કારણ કે રોજે સત્સંગમાં રહેવું ચાલ ઉત્તમ અને તો તમે જોશો તો ત્યાં તો કેવું થશે ત્યાં તો સ્વર્ગમાં એવું ના જગ્યા હોય એવું છે દાદા અમારે બાર કે સો વીઘા લીધી છે જગ્યા બીજી બાર વીઘા લઈ રાખજો લગભગ તો તૈયાર છે લોકો પાંચસો ફ્લેટ માં લેવા માટે બહુ એમના થી પૈસા આપવા તૈયાર છે કોણ રહીવટ કોણ રાખે દાદા તમે એમ કહ્યું ને કે શ્રીમંદર સ્વામી તો પ્રત્યક્ષ છે આપણે જે નિર્વાણ થયેલા હોય એની મૂર્તિ મૂકીએ તો કઈ ફાયદો નહીં ખરું મહાવીર સ્વામી નિર્વાણ થયા એટલે એમની મૂર્તિનો ફાયદો નહીં એટલે આપણે શ્રીમંદર સ્વામીની મૂર્તિ મૂકીએ કારણ કે હજાત છે ખરું મૂર્તિ મંદિરમાં મૂકીએ શ્રીમંદર સ્વામીની તો એ તો પ્રત્યક્ષ છે એટલે મહાવીર ક્ષેત્રમાં છે અને એવું છે ને થઈ ગયા પણ આ લોકો જે બધા દર્શન કરવા આવવાની એમના મનમાં શંકાઓ ન પડે કામ લેવું પડે એટલે આ અંબાજી માતાની હોવ પડતી આવવાની ને પણ જેનું જ્યાં જેની જો લાગવત એ વૈષ્ણવ ખાતા બ્રહ્માજી માતાજી ને બધા આપવાના માતા અંબાજી માતા અને શિવ ખાતામાં ગણપતિ નહીં બધું આપવાનું એટલા જ હેતુથી મુકાવાની ને કે લોકોને ના થાય પણ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન ની એ મૂર્તિ પણ ખાલી બીજા લોકોના મનમાં દુખના થાય એટલા માટે મૂકવાની કે સિમંદર સ્વામી બધા વિચારો બધા તૂટી જાય બધા એક મતમાં છું હું શિવ મતમાં છું વૈષ્ણવ મત છું તમારું દર્શન કરે ને તો દયા થઈ જાય અત્યારે પબ્લિક એવી સારી થઈ છે તો દર્શન કરે એટલે પહેલો કરે પણ દાદા સિમંદર સ્વામી અત્યારે મહાવીર ક્ષેત્રમાં છે એટલે એમની મૂર્તિ તો જીવંત મૂર્તિ જ કહેવાય ને જીવંત જ મૂર્તિ એટલે જીવંત જ કહેવાય પણ તો કૃષ્ણ ભગવાન અને શંકર એ જીવન છે અને શંકર કારણ કે જે કલ્યાણ સ્વરૂપ જે બધા અત્યારે મારા એ બધા ચીજ એટલે આ તને હાજર જ છે અરે ગયા એની મૂર્તિ મૂકવી એ ભલે લોકોને કારણ કબીર માર્ગમાં જોઈએ બીજું શું એની પાસે દાદા હા ગયા સાલ અહીંયા આવ્યા ને અમે એપ્રિલમાં બે દિવસ રહ્યા હતા એપ્રિલ માં આવ્યા ને ત્યારે તો બંને દિવસ મને એમ થયા કરે કે આ પચીસ ડોલર મેં શેર માં આપ્યા એના કરતા હું મંદિર પેટે આપી દઉં જમા આપ્યા તું અહિયાં રહ્યા એના પચીસ ડોલર થી આપ્યા હતા ને અહિયાં રહેવાના બે દિવસ સત્સંગ માટે તે મને એવું મનમાં એવું થયા કર્યું બંને દિવસ કે આ પચીસ ડોલર મેં અહીંયા નકામા આપ્યા હું એના કરતા મંદિરમાં મોકલી આપત અહીંયા આપ્યા પચીસ ડોલર હા તો એને સત્સંગ માટે તો જરૂરિયાત છે મંદિર તો પછી ભાઈ કેવું હોય આપણી જરૂરિયાતો એને પૂરી થયા પછી નહીં મંદિર એટલે આવો વિચાર ના થાય મંદિર મંદિર મંદિર એને ફર્સ્ટ એ ના હોય ફર્સ્ટ તો આપણી મુખ્ય જરૂરિયાતો આપણી જરૂરિયાત ઉપર ભાગને રામ મોહન બધું આપી દેવા તૈયાર થઈ ગયા નહીં વીસ હજાર કહેલા ડોલર ના પાડી મેં દસ હજાર એમાં લખ્યા શું બીજા કેણા માણસે કહેલું પણ ના લે મારે મારે અમે લઈને શું કામ થશે એ તો બહુ ઉત્સાહી હોય એટલે કરે શું કહ્યું ઉત્સાહી પણ કરે ને પણ એવું મારે મારે મારે તો જોવાનું કે કયા માણસ પાસે છે ને નથી આવતા કોઈ બસ નથી ને આપે છે એ બધું મારે જોવાનું અને મારે આશીર્વાદ આપવાના બીજું શું કરવાનું મારે એવું નહીં કે તમે આપો એવું શું કહ્યું અને આપીને પોતાને લેવાનું છે કોઈની ઉપર એ નથી દાદા અમે તો કહીએ છીએ ને સર્વસ્વ અમારું અર્પણ છે દાદા ને સર્વસ્વ અમારું અર્પણ છે કે છે દાદા ને સર્વસ્વ અમારું અર્પણ છે સર્વસ્વ અર્પણ કરેલું જ બધા ઘણા લોકોએ ત્યારે દાદા કાયમ યાદ રહે કાયમ યાદ રહે એવું આ દુનિયામાં બનેલું નહીં એ ફક્ત કૃષ્ણ ભગવાન ગોપીઓને રહેતા હતા ફક્ત ગોપી એકલી નહીં બીજે બધા નહીં આ તો બધાને યાદ રહે કોઈ પણ વસ્તુ યાદ ના રહે એને મેરે યાદ સવાલ છે હા પૂછો બધા પૂછો બધા ખુલાસા કરી લો બધા ખુલાસા કરી લો મણિભાઈ પૂછે કે જ્ઞાન લીધા પહેલા જે આપણે ભગવાન નું નામ લેતા હોય કે જપ કે તપ કે બીજી કરતા હોય એ ચાલુ રાખવાની કે બંધ કરી દેવા શું તમારું નામ મણીભાઈ મણીભાઈ મણીભાઈ મણીભાઈ મણીભાઈ મણીભાઈ મણીભાઈ જે કરતા હતા ને તેમને કરવું હોય તો કરે ના કરે છોડી નહીં કરવું હોય તો કરે તો તમારે નહીં કરવાનું તમારે તો જ્ઞાતા અનસ્તા અપરમાનંદી મણીભાઈ શું કરે તે જોયા કરવાનું છોડી દેવાનું કે ના છોડી દેવાનું મણીભાઈ છોડી દે તો છોડી દે ના છોડી દે માતાજી નું એ ભરી પેલા તાબામ ગયું પણ તમારે મણિભાઈ કરે છે હું નથી મણિભાઈ કરે છે મણિભાઈ તમારે જોવાના એટલે આપડે કઈ છોડવાનું કઈ કરવા ના બે છૂટી જાય તો ખરું છોડી દેવાનું ત્યારે પણ ત્યાં સુધી તમારે કરવાનું મણિભાઈ કરવાનું એની મેળ છૂટી જાય તો ખરું એની મેળ છૂટી જાય ચા જાય વિડીયો છૂટી જાય ગુરુ છૂટી જાય ગુરુ રહ્યા વખતે વધારે નથી ગયા વખતે વધારે નથી પહેલો છે એને આપણે ડકો નહી કરવાનો હા રાગદેશ કરવાના નથી આપણે શું બને છે તે આ કરવાનું પથ્થર ઉપર જેમ પાણી પડે રહી જાય એ રીતે સંતો કે કોઈ મહાત્માઓ કંઈ પણ થઈ જાય જેમાં નવ હોય તો એના માટે દાદા કે છે કે પથ્થર ઉપર પાણી પડે ને જતું રહે એવી રીતે મહાત્માઓ જે અમને કહી જાય છે એ અમારા પર પડીને અમારી અમારામાંથી જતું ના રહે પણ અમારામાં રહે એવું કઈ કહો રહે એવો આશીર્વાદ આપો કે જે સંતો બધું કહે એ જ્ઞાન અમારામાં રહે એવો આશીર્વાદ આપો એવો જ આશીર્વાદ આપેલો એ રહ્યું જ છે બધું રહેશે બધું બરોબર ને કારણ કે આ એક સાચું સાચું જ્ઞાન રહે વગર નહીં કે જે એમનામાં યાદ શક્તિ નથી ને સમજ શક્તિ નથી તો એની શક્તિ આપો તમારે શું કરવાનું ફરજો સમજી જાઓ કે તમારે જ્ઞાતા દ્રષ્ટા એટલે આ મણિબેન શું કરે છે મણિબેન મન શું કરી રહ્યું છે મન તમારું રહ્યું નહીં આવે મન તમારું રહ્યું નહીં મણિબેનું તેનું અપાણ નાખી ને આ મણિભાઈ ને આ તમે એટલે મણિભાઈ શું કરે છે જોયા કરવા તમારે મણિભાઈ નું મન શું કરી રહ્યા છે મણિભાઈ બુદ્ધિ શું કરી રહી છે મણિભાઈ શું ભક્તિ કરે છે એ જોયા કરવા ને મણિભાઈ ને કઈ મુશ્કેલી આવે અને ડિપ્રેસ થયું હોય તો આપણે ચડી જવાના રીતા પણ હે તો જઈને આપણે પાસેથી ખબર કે અમારી ચેત હોય તો ગભરાશે ને કે એટલે મુશ્કેલી ના ચિંતા આ આજ્ઞા પાસે ચિંતા ના થાય ને એવું ઈજીના પાંચ આજ્ઞામાં આખા બળનો એબ્સ્ટ્રેક્ટ આવી જાય છે અને આ વ્યવસ્થિત જ છે જગત આ વ્યવસ્થિત નો અર્થ બધું છે કે વ્યવસ્થિત એટલે કઈ માણસ એમ કે બનવાનું છે ફરવાનું નથી તો એ ચાલે નહીં બનવાનું છે એવું ફરવાનું નથી એવું ના બોલાય શું કહ્યું આ આપણા અહીંયા માન્યતા જ આવી છે કે જે થવાનું છે થવાનું છે ના થવાનું થવાનું નથી એવું ના ચાલે વ્યવસ્થિત છે વ્યવસ્થિત શું કે છે જો બનવાનું હોય બનવાનું હોય ને તો આપણે કઈ ઉગાડી બંધ વાંખે ગાડીઓ ચલાવો ચલાવાય માટે ઉઘાડી વાંખે આપણે વ્યવસ્થિત શું કે છે ઉઘાડી વાંખે ગાડી ચલાવો સાવધાનીપૂર્વક ચલાવો પતિ અથડાઈ એ જ વ્યવસ્થિત શું કહ્યું મોટર ને રંગવી પડે બધું કરીને તૈયારી કરી રાખે ને અને પછી ગ્રાહક ના આયા તે શું કહ્યું અને ગ્રાહક વધુ આવ્યા તે મોટર બગાડી નાખો વ્યવસ્થિત કહીને એવું ના હોય વ્યવસ્થિત નો ઉદો ના થયો વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે તમને સમજાવી વાત સમજાય તમને બીજું બધું પૂછો બધું જે પૂછવે અને વધુ સવાલ હોય તો આપણે અહીં ભૂપેન્દ્રભાઈ નમસ્કાર દીદી કરું છું બધું રોજ નિયમથી વાંચું છું પણ કે મને ખબર નથી સિમંદર સ્વામી કોણ છે ને આ શિવશંકર ભગવંતો કોણ છે જરા મને સમજાવશો આપને નો ભગવાન છે સંપૂર્ણ નો જેમ સંકોલ હોય છે ને આપણા એટલે સંદેશ અમારી પાસે આવે શું કહ્યું એટલે કોઈ કોઈ શબ્દ અમને કોઈ જ્ઞાન અમને ખ્યાલમાં ના આવે તો જ્ઞાન નથી આવે શું કહ્યું સમજ ને અને એ છે તે પૂર્ણ સ્વરૂપ છે જીવતા છે હજુ લાખ એક વર્ષ રહેવાના છે લાખ હવા લાખ એટલે તેની હાજરીમાં જે અહીંયા હાજર હોય ને તે કલ્યાણ થાય બાકી હાજર વગર કલ્યાણ ના થાય પ્રત્યક્ષ જોઈએ ને એ પ્રત્યક્ષ છે અને દાદા પ્રત્યક્ષ હોય તો આપણું કામ થાય નહીં પ્રત્યક્ષ ના હોય કામ થાય નહીં પરોક્ષ હોય તેને છે તે વ્યવહારથી નમસ્કાર કરવા જે પૂછવું તો પૂછ્યા બધું હા આયા છે પંચ પરમેશજી ઓમ પરમેશજી એ બધા કોણ પંચ પરમેશજી ઓમ પરમેશજી એ બધા કોણ નમો હરિહંતા ને બધું બોલું છું કોણ અર્થ કરી આપે એવું છે આપડે તમે કરી આપે એટલે કરી આપો મારે તો આખો દાડો બધું એ થાય ને પછી દ્રવ્ય કર્મ સમજાવો હા સમજાવો લોભ લો કરનારો હોય ક્રોધ ભાગ માયા લોભ કરે એ બધા ભાવ કર્મ કહેવાય પણ કરનારો જોઈએ પાછો હા તમને ભાવ કરવાડે નહીં તમે સુધાર્થમાં થઈ ગયા સમજે ને આખા જગત તો બધાને કવિક બારના જ્ઞાનીઓને ભાવ કરવાડે ઠેઠ સુધી ભાવ કર્મ એટલે ક્રોધ માર માયા લોભ કરવા એ ભાવ કર્મ સમજે ને અને આ બીજું બધું આ કરીએ છીએ ને એ તો હા ડિસ્ચાર્જ છે બધો ભક્તિ કરીએ આમ કરીએ તેમ કરીએ શાસ્ત્ર વાંચીએ બીજું બધું ડિસ્ચાર્જ છે શું છે ડિસ્ચાર્જ એટલે કર્મ કરેલા તેનું ફળ આવ્યું એ વાંચીએ છીએ સમજ ને ક્રમિક બાળક વાળાને બહુ હેલ્પફુલ આ ડિસ્ચાર્જ પણ જો મન વચન કાંઈ એકતા રહેતી હોય તો મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે છે એવું વર્તનમાં હોય તો કામ લાગે નહીં કામ ના લાગે એટલે હેલ્પ ના થાય હવે તમને ક્રોધ થાય તે ખરેખર ક્રોધ નથી એ ક્રોધની વ્યાખ્યા હોય ડેફિનેશન હોય તમને ક્રોધ માનમાં આવેલો થાય જ નહીં થતાય નથી પણ તમને હજુ એવું લાગે કે મને થાય છે સમજો ને કારણ કે મારી બેન થાય તો તમને પેલું પેરેન્ટ એવું છે એટલે મને થાય એમ કહેવાય ખબર પડે ને આ ક્રોધની વ્યાખ્યા શું છે કે ક્રોધ કોને નામે કહે કે જેની પાછળ છે તે હિંસા હોય એવું હિંસા હોય હા એટલે હિંસા હિંસક ભાવ વગર હિંસા હોય એ છે તે હિંસક ભાવ હોય તેથી એ ક્રોધ કહેવાય છે હિંસક ભાવ ના હોય આ મણીથી ક્રોધ કરે ને તો તમને કંઈ ગમે નહીં મારી ભાઈ ક્રોધ કરે તો તમને ગમે નહીં એવું બને આમ ના થવું જોઈએ એવું શું કે છે હવે એ તમારો ભાવ સુધો થયો અને પેલો તન્મયાકાર ભાવ બે ભેગા થઈ તારે ક્રોધ થાય ખબર ને અહંકાર ને બે ભેગા થાય તરત જ ક્રોધ ચાલુ થઈ જાય હરકી જાય એટલે ભાઈ જીવ બને આપણો અને આ જે ભાઈ ભારેલો માલ છે ટોકીમાં તે નીકળી જાય છે છતાંય છતાંય જો ક્રોધથી કોઈને દુઃખ થયું હોય વધારે પડતું તો આપણે મળી કેવું પ્રતિમણ કરી લો એમનું મારી કેવું એટલે પ્રતિમણ કરે એટલે પ્રતિમણ એટલે શું તો કે ભાઈ આ માફી માગું છું ફરી આવું નહીં કરું સમજો ને આ ક્રોધ માર્ગમાં આવેલો હવે રહ્યા નથી પણ હજુ તમને ગેરદેહી બહુ વાર લાગે આપણે ઘણો પરિચય જોઈએ મારી જોડે આમાં ઘણો પરિચય જોઈએ શબ્દે શબ્દ સમજવાની તૈયારી જોઈએ છતાં તમને હેલ્પ કર ઘણું હેલ્પ કરશે પણ અમે જ્યાં હોય તો એક પર ફેરા મારી જવાય શું કહ્યું આ મોક્ષ તત્વ મોક્ષ આપનારું ફળ છે અહીં અહીં પણ મોક્ષ કરે અને ત્યાં મોક્ષ થઈ જાય ગર્વ બંધાય જ નહીં એવું વાત અને આજ્ઞા પડે એટલે ચિંતા ના થાય એટલે કૃપાળુદેવ કૃપાળુદેવ પુસ્તક વાંચો હતા ને હવે એ છે તે કૃપાળુદેવ કહ્યું ચોખ્ખું કે સજીવન મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવશે બંધન છે જો એટલે પ્રત્યક્ષ છે કે મારી મારી ગયા કશું કામ હેલ્પ નહીં કરે અત્યારે અમે અમે કે છે એ પોતે શું કે છે અમે જ મારી જ છે એવું કે છે શું કે છે તો અમે પાસે ગયા એટલા બે ચાર જણ લાભ ઉઠાઈ ગયા હા ગયા તે બે ચાર જણ લાભ ઉઠાઈ ગયા અને ત્યાં સંકિત થઈ ગયું એમને પણ પછી કોઈને થાય નહીં એ તો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન જાય તો જ એ થાય બાકી આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કોઈનું ગયું નથી અને જાય નહીં અને સ્વતંત્રતા ના જાય રોકે જે સધન તો પામે શું મોક્ષ તે સધન ક્યારે પણ ના જાય શું કહ્યું સમજ પડે ને એટલે એમને કહ્યું કે એમને ગેરંટી આપી બીજું કઈ શોધ માર્ગ માત્ર એક સત્પુરુષને શોધીને ચરણમાં અર્પણ કરી વર્ષે વર્ષે જાય પછી હું મોક્ષ ના વળે મારી પાસે લઈ જઈ ગયા એને ગેરંટી આપી પણ સત્પુરુષની વ્યાખ્યા જોડે જોડે કરી નહીં તો આપણા લોકો તો ભગવો લુગડો ધોળ લુગડું નાખેલું હોય ને તો વાઘરો હોય તો ચલાવી લેવા સત્પુરુષ કે નિત્યંજન આપવાનો ઉપયોગ છે નિરંતર ચોવીસે કલાક આપવાનો ઉપયોગ છે શાસ્ત્રમાં નથી સાંભળ્યું નથી જેની વાણી છે અમારી વાણી બધું નવું શાસ્ત્ર જ રચાય નવા શાસ્ત્રો રચાય સમજ ને અંતરંગ પ્રહાર નથી એની ગુપ્ત જાણી એટલે કોઈ પણ જાતિ પ્રહાર નિષ્પ્રહ ના હોય અને સસ્પ્રહ ના હોય શું કહ્યું निष्प्रह હોય તે हमको क्या जरूरत है हम नहीं आएगा हमारे शस्त्र निष्प्रह કહીએ તમારા આત્માના માટે શસ્ત્ર અને પૂતગલ માટે નિષ્પ્રહ સમજો ને એટલે અમે બાબા વૈરાગી ગયા हमको कुछ ना चाहिए એવું ના હોય થોડું સમજવા પડે છે બેન દાદા એ પાર્થિબેન પૂછે છે કે એક વાર ભૂલ થઈ હોય પાછી માફી માંગે પાછી બે દિવસ પછી પાછો ક્રોધ થઈ જાય હે વાર ભૂલ થઈ હોય અને પ્રતિક્રમણ કર્યું હોય તો પછી બે દિવસ પછી પાછો એ જ ભૂલ પાછી થાય ના પણ એવું છે ને કે આ ડુંગળી હોય છે તો આપણે બોલીએ એટલે પડ જાય પણ પડાવી ભૂલ બહુ પડવારી ભૂલ્યો છે દસ પડવારી ભૂલ્યો દસ પ્રતિકણ કરશે એટલે જતી છે પચાસ વાળી પચાસ જતી રહેશે બે વાળી બે માં જતો રહે અવશ્ય જતું જ રહે જતી કરી એટલે હવે આ ટાંકીમાં માલ ભર્યો છે એટલો જ નીકળી જવો છે જેમ નીકળશે એમ દસ બાર વર્ષે બધો ઘણો ઘણો નીકળી જશે હલકા ફૂલ થઈ જશે ધંધા ચાલ્યા કરશે એમ તમે કશું કરતા નથી આ ધંધા ચાલે છે એમાં તમે કશું કરતા નથી એ તો કરતા પણ અહંકાર હતું એટલો શું કહ્યું ઇટ હેપન્સ બધું થઈ રહ્યું છે પણ તમારે એવું ના બોલવું તમે આત્મા તરીકે કરતા કહો પણ મણીબી થઈ જાઓ ચાલે નહીં મણીબે મણીભી મણી વપરાય તે હાથ બધું વપરાય નહીં વ્યવસ્થિત ના થાય સમજો ને તમે આત્મા તરીકે શુદ્ધાત્મા તરીકે કરતા શું કહ્યું આ તો બધું પ્રાર્થના આધીન બધું કરના આધીન થોડું ઘણું રહેતે કરું કે રિલેટિવ રિયલ જોવાનો અભ્યાસ કર્યો ફાઇલ નો સંભાવ નિકાલ કર્યો ના એ તમે નક્કી કરજો ને થઈ ગયો થાય તો ઠીક ના થાય તો તમે નક્કી કરું ફાઇલ નો સંભાવ નિકાલ કરો છો કોઈ ચીડાતો આવતો હોય ત્યાં પહેલા આપણે ચીડાતા હતા કોઈ ખુશ ખુશ થતો આવતો આપણે ખુશ થતા આપણે ચીડાતો આવતો હોય તો સંભાળ નીકળવો છે ખુશ થતો આવતો હોય સંભાળ નીકળવો દક્ષા પૂછે છે કે જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ તે બે શું શું મોહનીય કર્મ દર્શન આવરણ કર્મ અને જ્ઞાન આવરણીય કર્મ એ ત્રણ સમજાવો કોણ પૂછે દક્ષા દક્ષાબેન જ્ઞાન આવરણ કર્મ ને મોહની કર્મ બેને પૂછે દર્શન આવરણી અને દર્શન આવરણીય જ્ઞાન આવરણ દર્શન બે અને મોહનીય ત્રણ મોહની એટલે શું કે શેઠ રાતે દારૂ શેઠ આખા ઘરમાં શેઠ તરીકે હોય અને રાત્રે ઉતી વખતે આટલો દારૂ પીતા હોય જમતા પહેલા અને પછી જમીન સુઈ જતા હોય તો એનો વાંધો નિયમ સ્વરૂપ લેતા હોય તો એનું આવરણ તો આવે જ પણ એ આવરણ ખબર ના પડે હવે એક દવા મિત્ર આવ્યો ત્યારે બે ત્રણ કપ બે ત્રણ પેક પી લીધા એટલે પછી જે શું કે હું તો વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છું એ મોહ કહેવાય જે પોતે છે નહીં છે અને તે પોતાની જાતને એ ના પડે એટલે બીજી રીતે બોલવું એ બધું બહુ કહેવાય હું આમની દીકરી થયું આમ બેન થયું આમ થયું તેમ થયું બધું બહુ સમજ ને એ ક્યાં સુધી ટકા ભાઈ દારૂ ચડે ત્યાં સુધી આ ખાઈએ પીએ અને દારૂ થઈ જાય અને સાયકોલોજી ઇફેક્ટ આપણે જે કઈ કહે ને કે તું બેન થયું બેન થયું બેન થયું એ બેન રહે કરે એટલે આ બહુ એ મોહ છે તે હું કોણ છું એ આવરણાઈ જાય અને પછી બીજી રીતે હું અને બેન છો અને મામી છો અને કાકી એ રીતે એ જ્ઞાનાવરણ થઈ ગયું કહેવાય પેલું દર્શનાવરણા થાય એટલે શ્રદ્ધા કરી જાય બધી આપી હું સુધારતો છે શ્રદ્ધા ઉડી જાય અને આ છું એ સાચી પછી જ્ઞાનાવરણ થાય અનુભવો પણ એ આવી જાય પછી મોહ ની શરૂ પહેલું શરૂઆત થાય શરૂઆત બહુ ની પછી સત્તાવટ પછી મોહ ના આવે ચાલો થઈ Gracias. મણિભાઈ એમ પૂછે છે કે આ વિધિના લેખ અને આ ગ્રહોની દશા ગ્રહોની જે અસર એ શું છે શું વિધિના લેખ અને ગ્રહો બધા ગ્રહોની અસર એ શું છે એ વિધિના લેખ તો આ જ્યોતિષ શાસ્ત્ર વાળા શોધખોળ કરેલી જો જ્યોતિષ શાસ્ત્ર અનુમાન બધે છે કે અમુક ગ્રહ હોય છે ત્યારે આવું હોય છે એવું બીજાને પણ જુએ બીજાને જુએ એટલે આવું ગ્રહ છે તો એનો હિસાબ કાઢેલો હોય છે લોકોએ અત્યારે સાચો પડે શું પણ અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી સાચો પડવા દે પૂરેપૂરો ના સાચો પડવા દે અહંકાર ના હોય તો સાચું પડે પણ અહંકાર પણ આ જાણનાર જ છે ખોટું એ જાણનાર નથી અત્યારે પણ જો જાણનાર હોય તો અમુક ભાગ સાચો પડે પણ અહંકાર એટલે બધું કારણ કે અહંકાર ખુલ્લો રહે એટલે પોતાનો પુરુષાર્થ ઊંધો પણ કરી શકે છે સાદો પણ કરી શકે જો બધું જ પ્રારબ્ધ હોય તો અહંકાર રહ્યો જ નહીં ને એટલે થોડો પુરસાદ છે અને પુરસાદ એ જ્યોતિષમાં ના આવે પ્રારબ્ધ એટલું જ જ્યોતિષમાં આવે બીજું પૂછતા ગ્રહ દશા ગ્રહોની દશા ગ્રહો એવું છે કે આ પોલીસ વાળા આપણને અહીંયા આગળ આવે અને પકડવા આવે તેમાં પોલીસ વાળા પકડે છે એ તો બિચારા જે ઉપરથી આજ્ઞા થાય તેના અધીન શું થયું એવું ગ્રહો આના ઉપરી છે આપણા જે કાર્ય કરે ને એમાં વચ્ચે નિમિત્ત છે નિમિત્ત એજન્ટો છે એનું લેવા દેવા નથી અને તે ગ્રહો મૂળ આપણામાં છે એ ગ્રહો ત્યાં છે આપણામાં જે ગ્રહો